રહો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો કી જય જય દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દા દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના સિમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા દાદા ભગવાન ઓ દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો દાદા ભગવાન ના અસીમ જય જયકાર હો હવે એસેલ ચાલતી પદ ગંદમાં બરોબર ફસલા પાંચ આજ્ઞા બરોબર વાત સત્સંગ થયો ને પાંચ આજ્ઞાનો હે જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા આજ્ઞા પાંચ જ્ઞાન દીક્ષા ખુલ્લા ફોડ મોક્ષ માર્ગ ખુલ્લા ફોડ મોક્ષધામ ચૂકવાથી આવે શિક્ષા ચૂકવાથી આવે શિક્ષા બુદ્ધિ તર્કે વિશ્વમાર્ગ ભૂતિ તર્ક વિશ્વમાર્ગ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્થૂળ સૂક્ષ્મ વાણીનાએ સ્થૂળ સૂક્ષ્મ વાણીનાએ સંયોગો જ પરાધીન સંયોગો જ પરાધીન સંયોગી પુરાવા કરતા સંયોગી की पुरावा करता नैतिक भमरडोहीन नैमितिक भमरडोहीन ज्ञान पाच आज्ञामा ज्ञान पाच आज्ञामा क्रमाक्रम निवृत्ति हानि क्रमाक्रम निवृत्ति हानि व्यवस्थित सत्य सत्तामा व्यवतीतसत्तामा इच्छावासना निरकम् इच्छावासना निरकम् उभे जगत् खाता मा उभे जगत् खाता मा ज्ञान पाच आज्ञा मा ज्ञान पाच आज्ञा मा जन्मति ते मत सुधी जन्मति ते मत मौत સુધી દેહ કર્મ ફરજિયાત દેહ કર્મ ફરજિયાત ચોટ ખેંચ રાગ દ્વેષે ચોટ ખેંચ રાગ દ્વેષે જગત ગામી ભાવોત્પાદ જગત ગામી ભાવોત્પાદ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં મારું કહ્યું તે જ ચોટ્યું મારું કહ્યું તે જ ચોટ્યું ફાંસી આવે ગળામાં ફાંસી આવે ગળામાં વળગી પડે લફરા બહુ વળગી પડે લફરા બહુ સંવિકલ્પી દ્વિધામાં સંવિકલ્પી દ્વિધામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન ધ્યાન પાંચ આજ્ઞામાં માત્ર સમે સમસરણ માત્ર સમે સમસરણ પૂદગલોની અથડામણ પૂદગલોની અથડામણ સોનું એનું એ છતાં સોનું એનું એ છતાં ઘાટ બદલે ઘડામણ ઘાટ બદલે ઘડામણ જ્ઞાન જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જીવ મરતો કોઈ નથી જીવ તો મરતો કોઈ નથી જ્ઞાનીઓની ભાષામાં જ્ઞાનીઓની ભાષામાં પ્રતિષ્ઠિત આત્મા જીવે પ્રતિષ્ઠિત આત્મા જીવે ભ્રાંતિ રસના સાધામાં ભ્રાંતિ રસના ભ્રાંતિરસના જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં તકતિ નથી અવસ્તુઓ તકતિ નથી અવસ્તુઓ કાળાધારે મૂલ્યાંકન કાળાધારે મૂલ્યાંકન આજે સારું કાલે ખોટું આજે સારું કાલે ચાલે ખોટું બુદ્ધિ વાળું ડહાપણ બુદ્ધિ વાળું ડહાપણ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં આપણા જ હિસાબ છે આપણા જ હિસાબ છે આપણા જ ફાળામાં આપણા જ ફાળામાં દખા વગર ખાઈ લેવું ડખા વગર ખાઈ લેવું આવ્યું જે ભાણામાં આવ્યું જે ભાણામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન જ્ઞાન કરુણાથી જ્ઞાન જ્ઞાન ज्ञान करुण પામી મોક્ષ માર્ગ ખુલિયો મોક્ષ માર્ગ ખુલિયો મહામૌન આશીષોથી મહામૌન આશીષોથી વિશ્વ સહેજ ભૂલિયો વિશ્વ સહેજ ભૂલિયો જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સર્વ અંતરા અંતરાયો તૂટે સર્વ અંતરાયો તૂટે સિદ્ધ આત્મ રમણામાં સિદ્ધ આત્મ રમણામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ જ તપને ધરમ વર્તે મોક્ષ આજ્ઞામાં વર્તે મોક્ષ આજ્ઞામાં આજ્ઞા એ જ તપને ધરમ આજ્ઞા એ वेद तपने धर्म वर्ते मोक्ष आज्ञा मा वर्ते मोक्ष आज्ञा मा ज्ञान पाँच आज्ञा मा ज्ञान पाँच आज्ञा मा हे मनेम आश्चर्य हे मनेम आश्चर्य रात दड़ो वधे छे रात दड़ो वधे छे નિકાલી દુકાન માએ નિકાલી દુકાન માએ દાદા જ્ઞાન મળે છે દાદા જ્ઞાન મળે છે જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં પ્રકૃતિના ગુણ ભિન્ન પ્રકૃતિના ગુણ ભિન્ન પ્રકૃતિના ગુણ જુદા પ્રકૃતિના ગુણ જુદા ભિન્ન ગુણ આત્માના ભિન્ન ગુણ આત્માના વ્યવહાર ધર્મ ધ્યાન વ્યવહાર ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન સમજમાં શુક્લ શુક્લ જ્ઞાન સમજમાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા સ્પષ્ટ શુદ્ધ ચિત્ત થતા તત્વદ્રષ્ટિ ઉપયોગ તત્વદ્રષ્ટિ ઉપયોગ અવસ્તુને દેહ જ્ઞેય અવસ્તુને દેહ જ્ઞેય શુદ્ધ જ્ઞાન સિદ્ધ યોગ શુદ્ધ જ્ઞાન સિદ્ધ યોગ જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં ગને ગારી નિર્જરે છે ગને ગારી નિર્જરે છે જોઈ જાણે મુક્તા મુક્તાત્મા જોઈ જાણે મુક્તાત્મા યથારથ જ્ઞાન સ્વરૂપ યથારથ જ્ઞાન સ્વરૂપ દાદા મહામુક્તાત્મા દાદા મહામુક્તાત્મા જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં જ્ઞાન પાંચ આજ્ઞામાં બહુ બહુ સુંદર જય સચ્ચિદાનંદ સવારે શુદ્ધાત્માને નાસ્તો મળ્યો હતો કે નહીં હે નહોતો મળ્યો એમ નાસ્તો આપે છે ના કેમ કહ્યું તમે લોકોએ શુદ્ધાત્મા નાસ્તો નતો મળ્યો નાસ્તો કોને મળ્યો હતો હે ના આહારીને કોને હા આહારીને નાસ્તો તો જોઈએ ને એ તો ધર્મ કે આજ્ઞા કેમ નહીં પાડીએ શા સાહેબ પણ આજ્ઞા પાડવા માટે એ નાસ્તો છે નાસ્તો કરવા માટે નહીં આ તો હું છે શાહ સાહેબ એવું કઈ હે એટલે હવે આ પદ બોલ્યા ને બધું શુદ્ધાત્માને ખાતે આવે આખો આજ્ઞા ધર્મ શુદ્ધાત્માને ખાતે એટલે ચાર જે મુખ્ય આજ્ઞાઓ છે અમારી બે મુખ્ય આજ્ઞાઓ તમને અનુભવ બધાનો વાત થઈ ખરું કે નહીં અનુભવ રાતનો સવારમાં ઉઠ્યા ત્યારે શુદ્ધાત્મા જાગી ગયા હતા કે નતા જાગ્યા કહો શુદ્ધાત્મા સુઈ ગયા હતા કે નહીં એટલે આ ના કે પણ અહીંયા કોઈ બોલતું નથી અરે બોલો શુદ્ધાત્મા સુઈ ગયા હતા બોલો ને આ કે ના તો બોલો ના તો સુઈ કોણ ગયું તું હે ના ના એક નંબર વાળો એક નંબરનો નંબરી માલ બે નંબર તો દાદા જાગતા જ રહે ને બધા <laughs> પણ હવે નંબરથી વાતો નથી કરવાની હા કે ખાલી ફાઇલ એટલું શબ્દ અંદર બોલવાનો નહીં સમજવાનો કે ફાઇલોનો સંભાવ નિકાલ આપણે દરેકે પોતે પોતાના માટે કરવાનો છે નહીં કે કોઈના માટે હે કોઈ કોઈને કશું કરી શકે નહીં એવું સુંદર આ વિશ્વ છે જગત છે કોઈ કોઈનામાં કોઈ પણ દખલગીરી કરી શકે એવું નથી જો દરેક પોતે પોતાને સંભાળી શકતું હોય તો શું કહ્યું ના સંભાળતું હોય તો તો ઉપરથી પેલો કાગડો આવીને લઈ જાય ને પેલું ગીત આવીને લઈ જાય બધું ઉખડીને ચાલો પડીકું હાથમાં છે જટલીને ઉઠાઈ જાય બે નંદ એવું છે સંભાળવું તો જોઈએ ને દરેકે હે કારણ કે જીવવાનું કોને બધાને જોઈએ છે એ આપણો ધર્મ થઈ ગયો એટલે પહેલી બે પ્રમુખ આજ્ઞાઓ એ આપણો આજ્ઞા ધર્મ આવો જગદીશભાઈ છે કે આવો એ આપણો આજ્ઞા ધર્મ સમજાયું અને આપણને હવે આ મન બુદ્ધિ ચિત્ત અહંકાર એમાંથી આ બુદ્ધિ જે છે ને એ બુદ્ધિનું બહુ માનેલું હતું આપણે એ માનેલો ભાગ નીકળી જવા માટે હવે એ નીકળી જાય છે પણ હવે આપણે જાગૃતિપૂર્વક નીકળવો જોઈએ કારણ કે અંધારામાં તો નીકળતા જાય પણ અંધારામાં પાછું બીજું ઊભું થતું જાય એટલે હવે અજવાળું થઈ ગયું પ્રજ્ઞાશક્તિ એવું સાહેબે સમજાવ્યું કે નહીં બીજા જ દિવસે હે વાત થઈ ગઈ ને સવારે ઉઠતાની સાથે એક નંબરની ફાઇલ જે નામદારી છે તે જાગ્રત થાય છે રાત્રે નિંદ્રામાં સૂતી વખતે એક નંબરની ફાઇલ એની નિંદ્રામાં સૂતી વખતે ઉપયોગ સુંદર ગોઠવી ગયો કે હું શુદ્ધ આત્મા છું એ ફાઇલ છે તો બોલે ને ફાઇલ આજે બોલે ના હોય તો શું કરી શકો તમે સમજાયું ને એટલે ફાઇલ કેટલી ઉપયોગી થઈ પડી આવે કારણ કે ફાઇલ થઈ પડી થઈ ગઈ શું કહ્યું ફાઇલ થઈ ગઈ એટલે આપણને ઉપયોગી થઈ પડી ઉપયોગી કેવી રીતે થઈ પડે કે આપણે ફાઇલને ઉપયોગથી ફાઇલ જોડે રહી શકીએ શું કહ્યું કયા ઉપયોગથી તો કે પ્રજ્ઞાશક્તિના પ્રજ્ઞાશક્તિ આપણને વચમાં રહી અને શુદ્ધાત્માના પક્ષે આપણને ફાઇલ જોડે ઉપયોગમાં રાખે કે ફાઇલ પતંગ થઈ ગઈ આ સમજાયું એટલે શુદ્ધાત્માની પ્રજ્ઞા શક્તિ એને જ્ઞાયક સ્વભાવથી એ પ્રગટ થયેલી આત્માની અનંત શક્તિઓમાંની કલ્પશક્તિ કહી શું કહ્યું કલ્પશક્તિ એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું આ બે પ્રમુખ આજ્ઞા અને આજ્ઞાએ કરીને આપણે બધા જ વ્યવહારોમાં રહીએ તે વ્યવહારથી જ રહીએ આવે અને નિશ્ચય તો હું શુદ્ધાત્મા હવે થઈ ગયો છું એટલે કે પ્રાપ્ત થઈ કે પ્રાપ્તિ તરીકે થયો છું શું હજુ એનો સ્વાદને ને અનુભવ જે આપવાનો તે આજ્ઞાધર્મ અને આજ્ઞાધર્મ જેમ જેમ ભણાતી જશે તમારા બધા વ્યવહારોમાં તેમ તેમ એ સ્વાદ આવતો જતો જશે ધીમે ધીમે પોતાના સુખ ચાખ્યું છે અંતર અનંત સુખ ચાખ્યું છે અનંત સુખ શું કહ્યું એ સુખ આખું ધીમે ધીમે જેમ જેમ પ્રકાશ વધતો જતો જશે દેખતા થયા અંધારામાં ઉગાડી આંખે અંધાપો હતો ને તો છોકરો વાગા કરી દીધે હવે છોકરો નહીં વાગે એટલે કે થતી ભૂલો દેખાઈ જશે આપણને શું કહ્યું ઠોકરો તો તરત ખબર પડી જાય પણ થતી ભૂલોની ખબર નથી પડતી ને એ ઠોકર બહુ ભારે હોય છે બધી એટલે અંદર થતી એટલે આપણે કરનારા નથી હોતા પણ આગળ કરી નાખી હતી એ હવે થયા કરશે એટલે બધી બન્યા કરશે અંદર તે દેખાતી જશે હવે અજવાળું થઈ ગયું ને અજવાળામાં બધું જ દેખાય શું ખૂણે ખાંચરે કંઈ કોણ હંતાઈ રહ્યું છે શું કે છે શું છે બધું અંદર બધા સંતાઈ રહેલી ભૂલો દેખાતી જશે ઘરમાં આપણે જાગી ગયા એટલે જાગતા આવીએ અને ચોર આવ્યા હોય ચોરી કરતા હોય ને જાણે બધા નિરાતે ઊંઘે છે નિરાતે પણ એક જણ જાગતું હોય છાનું માનું જોયા કરતો હોય અને પેલામાંથી કોઈ એવો ચબરાક ચોર હોય ખબર પડી જાય અરે હોય એક જણ જાગે જો મને અમારે અવાજ આવ્યો મને ખબર પડી ગઈ બેસાવો કશું નથી થવાનું થોડી વાર એટલે સાચું કહું છું અને પછી જોયું તો પેલા બેટરીનું જરાક એ કર્યું તો દેખાયું ત્યાં પહેલા તો પેલા ભાગવા માંડ્યા લાઈટ થયું ભાગવા મળે કે હવે આ મજા નથી અહીંયા સમજ્યા ને એટલે બધી ભૂતાવળ અંધારામાં ફરી વરે આપણને શું કહ્યું અજવારું થયું એટલે પછી એ અજવારાને અજવારું એને ગાંઠે નહીં બધું ભાગવા મળે નથી બધું એટલે આવું આપણા પ્રકાશમાં આપણી ભૂલો દેખાતી જશે નાયક સ્વભાવથી જોવા જાણવાના સ્વભાવથી શું પૂછવું તારે જય સચિદાનંદ ઉઠેથી બોલ <laughs> મેં લાસ્ટ મંથ જ્ઞાન લીધેલું છે શું કે છે છેલ્લા મહિને જ્ઞાન લીધેલું છે શું મેં છેલ્લા મહિને જ્ઞાન લીધેલું છે શું નામ તારું પૂજા પૂજા પણ જેને મને એવી રીતે લાગે છે કે થોડી કચાશ રહી ગઈ છે મારા પ્રયોગ એટલે ક્યાં ઘર ક્યારે હા મુંબઈમાં મુંબઈમાં ઝવેર આંટીના ઘરે સારું સારું પૂજા હતી તું બરોબર છે તો મને પચાસ રહી ગઈ છે કાલે હતી કે નહીં કાલે કાલે નહીં હતી કાલે બાર બેસેલી કાલે બાર બેઠેલી મેં હા બાર હતી કે નહીં તો આ જ્ઞાનવિધિ બધું જ્ઞાનવિધિ બોલતા હતા હા હા બોલી મેં સારું તો પછી એ જ્ઞાન જ્ઞાનવિધિ બોલ્યા એટલે કાચું હતું ને એમાં પાકું થઈ જ જાય તો પરંતુ આ એક વખત બેસવાથી કઈ એકદમ કઈ એટલું બધું એ ના થઈ શકે પણ આજ્ઞાધર્મ આપ્યો છે જો આજ્ઞાધર્મને નિષ્ઠાથી અને પ્રામાણિકતાથી આજ્ઞાધર્મ પ્રમાણે જીવન વ્યવહારનું જાય તો એની મહેતે પાકું થાય એટલે આજ્ઞાધર્મ સમજાયો નહોતો તમને તે વખતે આ લીધું ભાગી ગયા પછી આપણે ના સમજાયું હતું પણ શું નથી સમજાતું <laughs> કાચું ચરણવિધિ હું રોજ નથી વાંચી શકતી હા એ તો પણ ચરણ બીજી ના વાંચવાનું શોખ છે ને શોખ કયો છે અને નાસ્તો રોજ થાય છે કે બોલ ને સાચું કે છે કે નાસ્તો કરવાની ટેવ નથી કરું છું સારું ચા ભાવે છે ચા પીવો છે ના સારું નાસ્તો ભૂલી નથી જવાતો એક દાડો ભૂલાયો નથી તો જે દિવસે નાસ્તો ભૂલી જવું તે દિવસે તું ચરણવિધિ નહીં કરું ચલાવી લઈશ જા બસ શું કરે આટલું સીધું સાધું તેને આવું ગાળા કાઢે શું ભણીશું હું બાયો ઇન્ફોર્મેટિક કહું છું બાયોટેકનોલોજીનો એક પાર્ટ છે શું શું કહ્યું શું બોલે બાયો ઇન્ફોર્મેશન બાયોટેકનોલોજી નો એક પાર્ટ છે બાયો ઇન્ફોર્મેશન તો હવે ત્યારે ખરે આવડશે તને આ તો પહેલા તો બધું બધું ગડબડવાળું હતું સમજાયું ને આ પૂજા એ બાયો છે આખી શું છે અને હવે તને તારાથી તને ઇન્ફોર્મેશન મળ્યા કરશે અને તારાથી ઇન્ફોર્મેશન જયા કરે એવું નહીં થા સાહેબ ખરી બાયો હવે થઈ તું અત્યાર સુધી નથી હવે ખોટી હતી અત્યાર સુધી સિક્કો ખોટો હોય ખળંખળ તો તારે કામ ન લાગે રોકડી થઈ તારે જ કામ લાગે તું રોકડી પૂજા છે એવું ખબર નથી પડતી બોલ ને હે ખોટો સિક્કો છું કે સાચો હવે તમારા આશીર્વાદથી સાચું ના પણ તને શું લાગે છે પૂજાનો સિક્કો ખોટો છે સાચો આ જો પૂજા હું છું તે કેવી રીતે અને પૂજા હું નથી એ કેવી રીતે તો તને ખબર પડી કે નહીં બોલને સમજાય કેવી રીતે પૂજા એ મારી પ્રથમ ફાઇલ છે અને મારે એનો પૂરેપૂરો ઉપયોગ કરવાનો છે શુદ્ધાત્મા તરીકે એને જોવાનું છે અને પુરુષાર્થ કરવા માટે એનો ઉપયોગ કરવાનો એટલે આજ્ઞાધર્મ થી થયું આજ્ઞાધર્મ એટલે હું પૂજા છું કેવી રીતે તો કે હવે હું વ્યવહારથી પૂજા છું શું કહ્યું વ્યવહાર એ રીતે હું પૂજા છું પણ હું પૂજા છું એવી રીતે હું પૂજા નથી કારણ કે હવે હું શુદ્ધાત્મા છું એ મને ભાન થઈ ગયેલું છે હમ હવે એમાં ભાન થઈ ગયા પછી તારે જેટલો વખતે જરાક થોડો વખતે કોઈ વખત આરામ જોઈતો હોય તે દિવસ નાસ્તો ભૂલી જવાનો બસ એક દિવસ તો આરામ મળશે તને પછી હું શુદ્ધાર્થ છું હું શુદ્ધાર્થમાં છું એટલો વખત જરા બંધ રહેશે તારું શું એ સારું લાગશે તને બોલ ને હે સારું લાગશે નહીં નાસ્તો ભૂલી જવાનું સારું લાગશે તો હું શુદ્ધાત્મા છું ભૂલી જવાનું સારું લાગશે બસ ત્યાર પછી તે આજ્ઞાથી રાખવાનું છે ને કારણ કે શુદ્ધાત્મા થયા છો પણ થયા છો રહી નહીં શકાય તમારાથી એટલે આજ્ઞા આપી તમને થઈ ગયા પછી તમને પ્રાપ્ત થયું અને પછી આજ્ઞા શું કામ જરૂર પડે કારણ કે વ્યવહાર આખો બાકી રહ્યો છું હું પૂજા છું સમજે પણ હવે વ્યવહારથી પૂજા થઈ શું કહ્યું બોલ વ્યવહારથી પૂજા બધા સાંભળો છો કે નહીં એટલે આ પહેલી બે આજ્ઞા બહુ મુખ્ય છે વ્યવહાર દ્રષ્ટિથી હું પૂજા છું નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું by relative point I am Puja by real real viewpoint I am pure soul શુદ્ધાત્મા આ બે આજ્ઞા ભલે બે આજ્ઞા એમ રહી શકે એવી નથી સાથી કે આખો વ્યવહાર બાકી રહ્યો છું ઉકેલવાનો સમજાયું પૂજાનો એટલે પૂજાના વ્યવહાર ઉકેલવામાં હવે એ વ્યવસ્થિત શક્તિ પૂજાને અને પૂજાના બધી માયા રહીને હજુ આ નાસ્તો ભાવે આ થાય તે થાય બધું માયા કહેવાય આવે એ બધી ખોટી નથી શરીર અને શરીરને અંગેની હોય એ બધી બરોબર છે પરંતુ એ શરીરને પોષણ ના આપતું હોય એ બધી બરોબર ના કહેવાય સમજાયું ને એ બધો માયાનો બાપ બધું બહુ મોટો છે એ બધાને સંભાવ નિકાલ કરવાનો એટલે ફાઇલ લો કહ્યું એટલે પૂજા પહેલી ફાઇલ થઈ પડી નજીક શુદ્ધાત્માની જોડે ચીટકેલી અને એની જોડે હવે બધી ફાઇલો તું એકલી છું કે બે ડબલ છું એકલી એકલી સિંગલ ડબલ નથી હે કેમ એકલી છું હજુ સુધી ભણું છું સામા ભણું છું છેલ્લો વરે છે બાયોટેકના અચ્છા એટલે તમે એટલે ગ્રેજ્યુએટ થશો હમ ગ્રેજ્યુએશન કઈ યુનિવર્સિટીમાં ડીવાય પાટીલ કઈ નવી મુંબઈમાં ડીવાય પાટીલ હા પાટીલ છે મહારાષ્ટ્રમાં છે બહુ સારો કોર્સ છે તમારો પણ આ આજ્ઞાધર્મથી વધારે સમજાશે સમજાયું દાદા તમારી આજ્ઞામાં રહેવાની મને શક્તિ આપો તો આજ્ઞામાં રહેવાની અમારું મારી ફરજ છે પણ તું પાળું તો તમે શક્તિ આપો તે તો અમને બાંધી દીધા અને તું છૂટી ગઈ હતી પરંતુ હવે તને જરાક છૂટ જોઈએ છે એટલે પછી તો અમે બાંધી દીધા છે અમને જરાક ધીર આપું છું અમને અને તું પછી મજા કરી લઉં છું ના સમજાયું તને શું ગમશે મેં દોડિયાથી બાંધીશ તને દોડિયાથી નથી બાંધીને આજ્ઞાથી બાંધીને એ ભારે લાગશે તને એટલે બધા હમણાં શકતા નહીં આપડતા ચાલો તારે એટલે વ્યવસ્થિત શક્તિ જગત નિયંતા કહ્યું એટલે એક નંબરની ફાઇલ એ જન્મ પામે છે ત્યાંથી ખાલી થતી થતી એ છેવટે આયુષ્ય નોંધ આવશે ત્યાં સુધી એ ગયા જ કરે છે ખાલી થયા કરે છે એટલા માટે એને જગત કહ્યું જન્મ જન્મ પામ્યું એટલે અને ખાલી થાય છે એટલે જગત કહ્યું અને જગત એટલે એની માયાને બધો બધો વ્યાપ છે એનો બધો વિસ્તાર છે બધાની જોડે જ્યાં જ્યાં પરિસ્થિતિઓ જ્યાં જ્યાં હોય તે બધી જીવતી હોય ના જીવતી હોય બધી જ પરિસ્થિતિઓ આવી ગઈ વ્યવહારમાં જીવતી મુખ્ય ખાસ કરીને નજીકની બહુ જ નિકટની હોય એ તો ખાસ કરીને અને આપણે નિકટની આ શરીરથી જોડે હોય એને સમજીએ છીએ પણ ખરું નિકટનું તો આ શરીર છે એટલે બધું આધાર એના પર જાય છે એટલે આજ્ઞા ધર્મ એક નંબરની ફાઇલને એમ મળ્યો છે સમજાયું ને બધાને એક જ આજ્ઞામાંથી પાંચ વાક્યો મળ્યા છે એ તો સરખા મળ્યા છે પણ બધા આપણે અલગ અલગ છીએ દરેક પોતે પોતાના મારાપણાથી જુદા જુદા પોતાના સ્પેશિયલ મારાપણાથી છીએ એટલે બધાને આજ્ઞા તો એક જ પરંતુ દરેકને પોતાને માટેની છે સમજાયું અને મોક્ષ સહિયારો થતો નથી કોઈ કે કયું સહિયારો થાય નહીં સમજાય છે મોક્ષ સહિયારો ના થાય મોક્ષ તો દરેકનો પોતાનો સ્વતંત્ર થાય અને બધા એક જ સ્વભાવથી હું અનંત સુખધામ એવો શુદ્ધાત્મા છું એવું અનંત સુખમાં પરિણમી જાય એને છેલ્લો મોક્ષ રહ્યો આત્યંતિક બસ એના માટે અને અનંત સુખવાળો છું એની શરૂઆત થઈ ગઈ એટલે એમાં પરિણામ પામશે તમે આજ્ઞામાં આ ભાવમાં આ જીવનમાં તરત તરગુમમાં નાની છે અને જેને જે હોય તે એક કલાક પણ જેમ છે તેમ આજ્ઞા જે તમને આપવામાં આવી છે તમને ચોપડીઓ આપવામાં આવી છે નાની પુસ્તિકા એમાં બધા સમજી લેજો પછી જેટલું એમાં અડચણ પડે મૂંઝવણ થાય પોતાના વ્યવહારોમાં ત્યાં આવો અને સત્સંગ કરો આપતા પુત્રો જોડે બેસો વડીલો જોડે બેસો જ્યારે અમે આવીએ ત્યારે જ્યારે સત્સંગ થાય ત્યારે જ્યાં હોય ત્યાં ભાવ રાખજો કે સત્સંગ હોય પહોંચી જવું બસ એટલું રાખવાનું તમારે તો એ શુદ્ધાત્માના ખાતામાં તમે પાંચમી આજ્ઞા તમારી સંભાળાઈ કહેવાય સમજાય દાદા ફાઇલોનો બે ત્રણ ચાર નું બરાબર સમજાય છે ફાઇલ એકનો સંભાવે નિકાલ કરવાનું જરા બરાબર સમજાતું નથી ના એ તો હજુ બરોબર છે એટલે જેટલું વાલ છે આપણું મારાપણાનું એટલું જરા કે લાગશે આકરું પણ ધીમે ધીમે આવી જશે સરસ રમત આકરું લાગે ને હે નહીં એ વાત જ આપણે આપણે દીકરીને વરાઈ દીધી હોય તો આપણે શરૂઆતના દિવસ સારા જાય કઈ દીકરી છે તમારે તો શું ખબર પડે તમને દીકરી એટલે બુદ્ધિ શું કહ્યું બુદ્ધિ <laughs> એ તો બધા ના હોય કોને છોડે ના સમજ પડી એને વરાઈ દીધી એટલે શું કે એને આપણે પોતે પોતાની રીતે માલિકી પણ માનતા હતા હવે માલિકી બધું છૂટી ગયું સમજાયું ને હું મારાથી છૂટા છીએ એટલે એ મારા વાળા ભાગવાળી બુદ્ધિ રહી એટલે એનું જેટલું માલ્યું હતું એ બધું ખાલી થવું પડશે એને હવે નહીં સમજાયું એટલે બધું વચમાં આયા કરશે હવે સમજાયું કે નહીં એટલે બુદ્ધિ કે તમને સંભાળ નિકાલ નથી કરવા દેતી હવે સમજાય અને એ તો રિલેટિવ વ્યવહાર ફાઇલ નંબર બોલાવી ક્યાં જરૂર રહી બે આજ્ઞા આપી છે ને કઈ આજ્ઞા આપી બોલો બોલો વ્યવહારથી ગોળો આગળ હોય ગાડી ને તો ગાડી પાસે રાખશો તો ઊંધી ચાલશે ગાડી <laughs> એવું ના ચાલે હું શુદ્ધાત્મા નુકસાન નહીં કરે પરંતુ એ કેવી રીતે એને ભાર આવે ને ગાડીને ખેંચવાનો કેટલો ઘોડો પાછળ હોય તો અને ઘોડો આપણે શુદ્ધાત્મા છું એને પાછું ઊંધું કે છે એ તો સારું કહેવાય <laughs> મહાપરાણે સીધા થયા એને શું મહેશભાઈ કહો છો ખરું કે નહીં ઘોડો આગળ પાછળ હે કોઈ કોઈ વખત કોઈને શોખ થઈ ગયો પાછળ રાખે કદાચ <laughs> સાહેબ એટલે વ્યવહાર દ્રષ્ટિથી જે આજ્ઞા આપી છે બહુ અગત્યની છે કારણ કે વ્યવહાર બધો ખાલી થવાનો બાકી છે આપણો એટલે સંભાવ નિકાલ સંભાવ એટલે વિષમ જરા આપણામાં ઉભો ના થાય અને આપણાથી કોઈમાં પણ પરિસ્થિતિઓ આવતી હોય જીવતી ના જીવતી બધી ખાસ કરીને જીવતી બધી એમાં આપણા અંગે આપણા એ કરીને કોઈનામાં વિષમભાવ ના થાય એટલે વેર ના બંધાવવું જોઈએ જરા પણ એની બહુ જ કાળજી રાખવી જોઈએ એ સંભાવ નિકાલ એનો અર્થ છે શરીરમાં બહુ પીડા હોય ને શરીરમાં બહુ વેદના હોય ને ત્યારે કેવી રીતે એ નથી ત્યારે તો બુદ્ધિ કશું શું નામ તમારું અલકાબેન અલકાબેન આ તમારું આ ભોગવટો છે હે તમે એમની જોડે મને ભોગવાવડાવો છો પણ અરે હું તો શુદ્ધાત્મા છું ને હું મારા અનંત સુખનો ભોગતા છું અને તમે છો તો હું જોઉં છું જાણું છું તે જોવા જાણવાની દવા થશે ઉડતી અને ભોગવટો ઓછો થશે શું કહ્યું જોવા જાણવા તો પછી બીજું કેવી રીતે થાય આપણે જ આપણને જોઈએ ના જાણીએ તો પછી નહીં તો આપણે સુધરીએ કેવી રીતે સુધરાય લોકો સુધારવા જાય તો હેરાન થઈ જઈએ ને આપણે શું ખબર પડે અરે ગબર થઈ જાય આ બાજુ ટુકડો લે આ બાજુ ટુકડો લે અને હાથમાં કશું ના રહે પછી વટે તો તાજવું તોલવા જાય લે બુદ્ધિ એવું ચાલતું હશે બહુ પીડામાં કશું યાદ જ નથી આવતું જયારે શરીરમાં બહુ વેદના હોય ને ત્યારે કશું જ યાદ નથી આવતું એવું થાય છે તો એમાં શું છું એટલું તો બસ થઈ ગયું એટલું બોલવાની જરૂર નથી હોતી એ તરત જ એમ પેસી જવાનું એટલે પેલું વેદના બહુ હોય તે રહ્યા કરશે અને એની મેં તો શમી જશે ફરી જાય સમજાયું ચાલો બીજું હવે આ પાંચ આજ્ઞાનું તમને બહુ સુંદર પદ બોલાવ્યું હતું એમાં બધું જ આપ્યું છે આ કવિરાજના પદો રાખજો બધા તમે એનો લાભ લેજો અને અસીમ જે જે કારો કીર્તન ભક્તિ નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ નિશ્ચય એટલે હું શુદ્ધાત્મા છું એને નિશ્ચય કહેવાય અને વ્યવહાર એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું નામધારી છું વ્યવહાર કહેવાય એટલે વ્યવહાર દ્રષ્ટિ અંબરા એ વિધિમાં છે એટલે આ ચક્ષુની પાસે એના આવરણો હોય છે એની અંદર આ ચક્ષુની તો છે ને જે જો તેને તેને એ જ માની લેવું છે એ ચક્ષુની બહુ આદત એવી છે બધી સમજાયું ને એટલે એમાંથી આપણે માન્યતામાંથી નીકળી ગયા એટલે હું તો શુદ્ધ આત્મા છું એટલે ચક્ષુના આવરણો હોય છે બધા એને દર્શન આવરણ કે તમે દેખતા થયા છતાં એકદમ દેખી નહીં શકો આવરણોને લીધે એટલે આ વિધિ આપી એ પ્રયોગ આપ્યો છે એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિના પ્રકાશમાં પૂજા વિધિ બોલે તમે વિધિ બોલો સમજાય ને આ તમે બધા સાંભળો છો કે નહીં એવી રીતે ઉપયોગથી દા દા ભગવાનને ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર આવી રીતે વાંચવાનું એટલે અક્ષરે મરોડે મરોડે તમારે એની ઉપર આપણું ઉપયોગ અને ફરી વળવો જોઈએ ચિત્ત આપણું સમજાયું કે નહીં એવી રીતે ધીમે ધીમે વાંચવાનું શરૂઆતમાં વાંચતા તો પચીસ પાંચ પચીસ ત્રીસ ચાલીસ મિનિટ લાગશે એવી રીતે કરતા કલાક એ લાગે કરજો એમ કરતા કરતા ધીમે ધીમે એ વખત ઓછો થતો જશે અને તમારે પછી બહુ વખત કરશો એક મહિનો બે મહિના કોઈને જલ્દી થાય જ્યારે જ્યારે થાય ત્યારે એ બધી સ્વમુખ થઈ જશે આમ જ આખી દીદી બોલાશે એ બોલતી વખતે પછી આંખો બંધ કરીને રાખવાનું કે દાદા ભગવાનને ત્રિકાળ નમસ્કાર નમસ્કાર નમસ્કાર આવું એટલે અંદર એ અક્ષરો છપાતા જશે અને અક્ષરો વંચાતા જશે સમજાયું પછી એમ કરતા કરતા સારો એવો વખત જશે અને પછી ધીમે ધીમે લાગશે આંખ ઉગડી જશે સહેજ જ ઉગડી જશે પછી દાદા ને ત્રિકાર નમસ્કાર નમસ્કાર એ ઉગાડ્યા કે અક્ષરો દેખાશે અને એ પ્રમાણે ફરશે આવું તમારા દર્શન આવરણો ઓછા થાય એમ એમ તો ના થાય એટલે એના માટે વિધિ આપી તમને એમ જ લાગે છે કે આ તો જેમ પાઠ વાંચે એમ વાંચી જવાનું છે અવશ્ય વાંચવું અર્થ એટલે શુદ્ધાત્માના પ્રકાશમાં વાંચવું એટલે ઉપયોગ તરીકે વાંચવું ઉપયોગમાં ઉપયોગમય રીતે સમજાયું કે નહીં એને શુદ્ધ ઉપયોગ કે સમજાયું ને વાંચનાર વાંચશે લાવું તમને આટલું લાગશે શરૂમાં શરૂમાં બધું દેખાશે ધીમે ધીમે થાય નક્કી નિશ્ચય આવે શું નામ કહ્યું શું કહે છે હું હવે વ્યવહાર દ્રષ્ટિથી હલકા છું અને આજ્ઞાધર્મમાં છું એ મારો અટલ નિશ્ચય છે હવે પછી અલકાને આ દેહ રહે કે પડી જાય તે મારે ક્યાં જોવાનું રહ્યું એ વ્યવસ્થિત શક્તિ એને આધીન છે એટલે જ્યારે એ થશે ત્યારે થશે પણ નિર્ણય નિશ્ચયથી હવે તો હું આ આજ્ઞાધીન છું અલ્ક હવે સમજાયું કારણ કે હું શુદ્ધાત્મા છું એ પદ મને પ્રાપ્ત થઈ ગયું છે એ મારું સ્વપદ છે કેવું છે જે જન્મ મરણથી મુક્ત છે શું કહ્યું સ્વપદ છે અમર હા અને હું અલકા એ અપદ હતું શું કહ્યું કારણ કે એમાં હું જ માલિકી હતી એટલે અપદ અને અપદ હોય એટલે મરવું જ પડે પછી સમજાયું ને એટલે હવે અલકા મરી જાય તો તમે ના મરી જાઓ હજુ નહીં સમજાયું એટલે પૂજા સમજાય કે નહીં હા હા ચાચો જે હા પછી સાસુ સારી આવે એવી જરા ભાવના કરજે <laughs> બસ તકલીફ થઈ જાય હે બધાને ઈચ્છા તો થાય ને સારી સરખી આવે જો આવું છે હે કોણ છે શું નામ તમારું મૂલચંદભાઈ બોલો આપણે જ્ઞાન જ્ઞાન લીધું અહીંયા મોટેથી બોલો હાલો આપણે અહીંયા જ્ઞાન વિધિ લીધી અહીંયા તો હવે આપણે ઘરે જઈએ તો આપણને કંઈ નવું નવું ત્યાં જઈશું સાહેબ ઘરવાળાઓને બધાને નવું નવું લાગે કે આ શું થઈ ગયું બધા ગયા આવું થઈ ગયું તેવું ગયું એ લોકોને વિચિત્ર લાગશે બધું ઘરવાળાઓમાં જે આપણે વર્તન આપણું બધી થઈ જાય ત્યાં જઈએ તો થવાનું બદલી તો વર્તન તો કંઈક નવું નવું લાગશે ઘરવાળાઓને બધું એટલા માટે અમે બોલાવે હા સ્વપ્નમાં જો બોલાવશે સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને આંખ્યોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા તે આંખોમાં ભીનો ભીનો ભાર રે જોગીડા તે કેવું સૂને કેવું જાગવું રાત્રે કેવું સૂને કેવું જાગવું વચન બીડ્યાની સૃષ્ટિ સો સો ત્યાં ઉઘડી લોચન બીડ્યાની સૃષ્ટિ સો સો ઉઘડી સો સો સમાધિ લાગી લાગી રે અધુકડી સો સો સમાધિ લાગી લાગી રે કરી જ્યારે કાંઠા છે ત્યાં મજધાર રે જોગીડા તે જ્યારે કાંઠા છે ત્યાં મજધાર રે જોગીડા તે કેવું પરાયું કેવું આગવું કેવું પરાયું સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા સામે આવે તે પહેલા સુખડા મેં પામી લીધા આડે આવે તે પહેલા દુખડા મેં વામી લીધા આવે આવે ને મેલા દુખડા મેળવી લીધા મારો તે લાગે મુને ભાર રે જોગીડા તે મારો તે લાગે મુજને ભાર कर दे जोगी राते केऊं भोगऊं केऊं કેવું ભોગવું કેવું भोगऊं केऊं શ્રાવણ ના શ્યામલ નભમાં પોતાની પાવક જ્યોતિ શ્રાવણ ના શ્રાવણ નભમાં પોતાની પાવન જવતે ઘૂમી ઘૂમીને વિજલ ખાતી પછડાટ પોતે ઘૂમી ઘૂમીને બીજલ ખાતી પછડાટ પોતે લપસીને લથડે લાખો વાર રે જોગીડા તે લપસીને લથડે લાખો ખોવાર રે જોગીરાતે કેવું રે રૂજાવું કેવું વાગવું આતે કેવું રે રૂજાવું કેવું આગવું પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું પંખી પોતામાં ઉડી પોતામાં ડૂબી રહેતું આખું આકાશ એને ચોગમલા પેટી લે તું આખું આકાશ લે ચોગમલા પેટી લે તું ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા તે ઊંચું ને ઊંડું હારો હાર રે જોગીડા તે ઉતરવું ને કેવું તાગવું આતે કેવું તરવું ને કેવું તાગવું આતે સપનામાં જાગ્યો તેનો લાગ્યો ઉજાગરો ને સપનામાં જાગ્યો તેનો લાગ્યો જાગરો ને આંખોમાં ભીનો ભીનો બાર રે જોગી રાતે આંખોમાં ભીનો ભીનો બાર રે જોગી રાતે કેવું સૂવું ને કેવું જાગું આતે કેવું સૂવું ને કેવું જાગવું જય સચ્ચિદાનંદ એટલે આ પદ બધાને ગમ્યું અમિતા કોણ છે અમિતા ક્યાં ગયા અહીંયા ચલો બેસ પછી તારી જગ્યાએ જજો તમે બેસ અહીંયા અહીં આવો બસ બસ બસ બસ બસ બસ બસ કઈ રહો છો શું કહે છે શું કહે છે સમા ચાણક્યપુરી સારું જ્ઞાન ક્યારે લીધું હતું નવ વર્ષ થયા નવ વર્ષ થયા તો નવ વર્ષ પછી આવે શું કરો છો ઘર સાચવો છો સારું એ પૂછે છે ક્યાં જ્ઞાન લીધું તું બાબુભાઈ હોલમાં બાબુભાઈના હોલમાં આ ફાઇલ નંબર એક જે અમિતા એને તપ કરવાનું આવે છે તપ કરવાને બદલે ફાઇલ સાથે ભળી જવાય છે અને તપ થતું નથી હવે તપ કોને કેવું સમજવું પડશે તમારે શું કહ્યું અને કહ્યું ને ફાઇલોનો સંભાળ નિકાલમાં અઘરું પડે છે એ બધું તપનો ભાગ કાચો છે એટલે અઘરું પડવું લાગે છે તમને સમજાય છે એ ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો આપણે એ જ આપણું હવે આપણું જીવનનું કાર્ય રહ્યું એ કાર્ય એ કરતા નથી થતું એ આજ્ઞાપૂર્વક સંભાવે નિકાલ થાય છે નિકાલ શબ્દમાં એમાં તરછોડ નથી આવતી કે અમને આમ નકારી મૂકીએ છીએ એવું નથી નિકાલ એટલે એમાં કઈ હિસાબ બાકી ના રહે શું કહ્યું કોઈ પણ કોઈ પણ સંબંધ હોય એવો પણ એમ હિસાબ ના રહેવો જોઈએ લેણાનો હિસાબ કે દેણાનો હિસાબ લેવા દેવાના બે જ હિસાબ હોય છે સમજાય છે કે નહીં તારે નિકાલ કહેવાય છે પણ એ નિકાલ પૂરો ક્યારે થાય તો કે સમભાવે હોય તો જ શું કહ્યું સમભાવે હોય નહીં તો ના થાય હવે આમાં આજ્ઞા તો છે જ અને વ્યવસ્થિત શક્તિ કરતા છે શું આ બે આજ્ઞાના આધારે હું શુદ્ધાત્મા છું એ દ્રષ્ટિ સાથે આ સંભાવ નિકાલ થાય નહીં તો થાય જ નહીં એમાં કરતા પણ ના આવે સમજાય એવું આમ એ રહે હવે તપ શું છે સમજાયું નથી તમને તો એટલે શું કે અમિતાને જ અમિતાના વ્યવહારમાં અમિતાનો જે કંઈ હિસાબ હોય ઘરમાં હોય અને પોતાની સાથેનો હોય કે ઘરના નજીકના સંબંધો સાથે હોય કે પછી બહાર વ્યવહારમાં હોય બધે ગમે ત્યાં હોય ત્યાં પણ ખાસ નજીકનામાં ખાસ કરીને એમાં જે અમિતાને બને એમાં અમિતા પર અસરો આવે બધી એ અસરો આવે ને ત્યારે એ અસરો અંતરમાં આપણને સહન ના થાય એવી આવે કારણ કે ના ગમતી બધી સહન ના થઈ શકે કોઈને કે ગમતી સહન થાય ગમતી શું કે ના ગમતી અને ગમતી ગમતી તો ભળી જવાય છે અંદર દાદા ભાન જ નથી રહેતું ભળી જવાય તો ભળી જાય છે આ ભળી જવાય શબ્દ લખ્યો ને એ તમે હજુ સમજે સત્સંગમાં બેસું બેસતા નથી તમે બરોબર સત્સંગ આવીને સમજી નથી લેતા કે આ શું છે ભળી જવું ના આ બધું સમજાય શું એટલે એને ભળી જવું કહેવાય જ નહીં સમજાયું આપણે ગરમીમાં રણમાં જતા હઈએ અને થોડું ગયા પછી હોય આમ તો તરસ થોડી હતી જ અને ગયા એટલે બધવા માંડી અને બહુ તરસ લાગી અને છતાંય એક બે માઇલ કાપવાના જવું તો છે જ આપણે પણ આમ જતા જોઈએ તો ત્યાંથી આમ ભરીને આવશું પણ ત્યાં તો રણમાં આવી ગયા છીએ આમ રણમાં તો શું થાય બહુ તરસ લાગે ત્યારે પછી આંખે પછી અંધારો બધું શું થાય પછી જાજવાના જળ જેવું પાણી જેવું દેખાય આગળ ચરકાટ દેખાય ને બધો પાણી છે કે છે આ જોવા જાય તો બહુ સરસ લાગે જો ચાલો હડ ત્યાં જઈને પાણી તો ત્યાં જાય કશું મળે નહીં એવું દેખાય એને એને ભાષે છે કહેવાય શું કહ્યું ભાષે છે અને ભાષે છે એમ સમજીએ છીએ આપણે ભળી ગયા ભાષે છે ને ભળી ગયા ના કહેવાય સમજાયું ને આપણે લાગે કે કંઈક છે આપણને ભાષે છે એવું કહીએ ને આપણને હે એટલે એ તો તમારો દેખાવાનો ગુણ છે ને શુદ્ધાત્માનો દેખવાનો એટલે તમે એનાથી આ અમિતાબેન અને એનું જે ગમતી ના પરિસ્થિતિ એ બધી દેખાતી જાય છે પણ સહન નથી થતી શું કારણ કે ના ગમતી છે સહન ના થાય ત્યાં આગળ હું શુદ્ધાત્મા છું અને આ તો અમિતાબેનની પરિસ્થિતિ છે અમિતાબેન તમારો ભોગવટો છે ભલે નથી ગમતો પણ અમે તમારી સાથે છીએ ને હું શુદ્ધ આત્મા છું એટલું જ કહે છે એવું દસ હજાર એડજસ્ટ કરવું આવું કરતા રહો તારે એવું દાદાજી થાય છે તો એમ અંદરથી એવું કેમ થાય પણ એ તો શુદ્ધાત્મા પણ વધારે પડતું એમાં વધારે પડતું ભાર કરી દીધું હોય મારાપણાનું એટલે ધીમે ધીમે થાય શરૂઆતમાં તો આકરું જ લાગે ને બચ્ચું માંથી છૂટે એટલે આકરું લાગે પછી જરાક બહુ ટાઈમ થઈ જાય એટલે જરાક એ થઈ જાય પછી વચમાં યાદે આવે પાછું એના જેવું છે આ તો સમજણ પડે કે નથી પડતી વ્યવહારમાં આટલું રહો છો તો અહીંયા રહેતા શું થાય છે એમ બધું અંબાયેલો છે નાનામાં નાની વાત અંબારો છે નથી અંબારાતી જટ તમે તમારી જાતનો વ્યવહાર અંબારો ને પેલો સમજણ પડે એટલે ના સહન થતું બધું આવે તો ધીરજથી એને શુદ્ધાત્મા ભાવે એમાંથી પસાર થવા દેવું એને ભોગવટાને એને તપ કહેવાય સમજાયું એ તપમાં જો એનો અગ્નિ નથી લાગતો કે બરી જવાય એવું નથી કશું નથી ગરમી નહીં લાગે કશું નથી ગરમી લાગે ના લાગે તો પછી એ તો પણ સમજવું પડે દાદાજી આપના એ તો ધીમે ધીમે પ્રેક્ટિસ પડી જશે હા એક વાર ધીમે પ્રયત્ન બચી પડે એમાં જાઓ આજ્ઞામાં દાદાજી એવું રહે આમ રહે કે આજ્ઞામાં વ્યવસ્થિત છે ફાઇલનો નિકાલ કરવો છે એ થાય પણ પછી એને રહેવાતું ના કહેવાય એને રહેવાતું ના કહેવાય હા એ એટલે રહેવા માટે તો વ્યવહાર આવે ત્યારે વ્યવહારની જોડે રહેવું પડે ભાનુપ્રિયા તું હિન્દી મેં લિખતી હૈ आज हम वडोदरा से एक साल के लिए जा रहे हैं कहाँ जा रहे हैं परदेश में जर्मनी जा रहे लेने की और शक्ति हो हमें प्राप्त हो वो तो है ही जाओ जाके आओ हम्म जर्मनी में जाके आओ हाँ वो तो पप्पा मम्मी के पास जाएगी तो जाना ही चाहिए ना तेरे भाई होगा कि नहीं यहाँ भाई जाओ जाओ और पीछे उसको उनको बोलना कि आपके बच्चे के साथ हमें ले जाना जर्मनी है ले जाना और अभी चार तारीख को श्रीमंत संस्कार विधि है गांधीनगर में શું છે श्रीमंत संस्कार विधि है चार मार्च को ચાર માર્ચે છે ભાઈ ચાર માર્ચે શું છે हमारे घर पे अच्छा वो तो ठीक है ठीक है मेरा आशीर्वाद है आशीर्वाद जा बस बस नमने नहीं बस ऐसा चल जा सच्चिदानंद ले તો સમજી ગઈ ને બેન તું અમિતાબેન તો બસ આ પોતાની જગ્યાએ બેસી જાઓ આ શું છે મિશન સ્ટેટમેન્ટ નેક્સ્ટ પેજ આ શું કોણ શાનું હતું જે યુદ્ધનું તો પછી પછી જોઈએ છે સા સાહેબ એટલે બતાવો નજર ફેરવે આપણે આ એસ એમ પટેલના સૂત્રો છે દાદા ભગવાનના સૂત્રોનું આટલું પુસ્તક છે રોજ એમાંથી તમે દસ દસ પાંચ દસ જે તમને ફાવે તેમ સવારના પ્રમાણે વહેલા ઉઠીને એનો અભ્યાસ કરો રોજ તમે ના હોય તો સંઘ પાસે ત્યાં મંગાવી લો ગમે ત્યાંથી હોવ નહીં તો એક જ પુસ્તક તમે બે ચાર ફેમિલી ભેગા થઈને કરજો કારણ કે આગળ બજાર ના પહોંચ્યું અરે શું કરશો કે નહીં બોલો ને જે નજીક નજીક રહેતા હોય પોતે વાપરો અને ઉપયોગ કરો સરસ સદુપયોગ કરો કરશો કે નહીં હા અને એકબીજાને ફેરવતા રહેજો એમાંથી આ ત્રણ સૂત્રો પૂછ્યા છે એમને નમો વિતરા ગાય દાદા ભગવાન અસીમ જય જયકાર હો ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી આપતા સૂત્ર નંબર બે હજાર છસો ને બેતાલીસમું છે હું વાંચું છું પ્રારબ્ધ અને પુરુષાર્થની લક્ષ્મણ રેખા એક્ઝેક્ટ જાણે તે જ્ઞાની બોલો એટલે આ ફાઇલ નંબર એક જે છે તે પ્રારબ્ધ એટલે કે જન્મ્યું ત્યારથી જતા છેક છેલ્લું આનો છેડો આવે ત્યાં સુધી એ ખાલી થતું જતું જાય છે એ બધો પ્રારબ્ધનો ભાગ છે આખો શું કહ્યું ફાઇલ નંબર એકનો આખો એને આપણે વ્યવહારમાં એ વ્યવહાર આવે આવી ગયું એટલે બે સ્પષ્ટ આપણું વિભાજન થઈ ગયું સમજાયું ને વિભક્તિ કમ્પ્લીટ થઈ ગઈ કે વ્યવહારે વ્યવહાર અને નિશ્ચય એ હું શુદ્ધાત્મા નિશ્ચય આપણે એવી રીતે વિભક્તિ થઈ ગઈ એટલે આ પ્રારબ્ધનો ભાગ એ પ્રારબ્ધના પ્રારબ્ધથી છે અને એના ગુણો બધા તમને કયા શું એ ગુરુ લઘુ વાળું હોય કેવું હોય બોલો વધે કઢે ચડે ઉતરે બધી રીતનું હોય એ તો સમજાય છે કે નહીં હમ પછી બાધા પીડા સ્વભાવ વાળું હોય હોય કે ના હોય બોલો ને પછી અવિનાશી હોય બોલો છે જ નહીં ઊંધી પરીક્ષા લઉં છું ને છતી કહેવાય વિનાશી ખરો કે નહીં તારે પણ હવે સ્થૂળ કરો ને પાછો કે સૂક્ષ્મ કેટલો સૂક્ષ્મ એનાથી કોઈ સૂક્ષ્મ હોઈ શકે નહીં એવો એનાથી આગળ કોઈ સૂક્ષ્મ હોઈ શકે નહીં આપણું આખા આખા જગતમાં આખા આપણે બધી રીતે આખા શરીરમાં પ્રારંભમાં એટલે સૂક્ષ્માથી સૂક્ષ્મ બોલો અને હું રૂપી કે અરૂપી બોલો ને અને મૂર્ત કે અમૂર્ત તો મૂર્તિ કોને કહેવાય આ પ્રારબ્ધ સ્વરૂપ એક નંબરની ફાઇલ ને મૂર્તિ કહેવાય શું કહેવાય પણ જીવતી મૂર્તિ છે હા કે પાછા જોજો એટલું સમજી લેજો પાછા ગરબડ ના કરી નાખતા એટલે એને પથરાની મૂર્તિ જેવું એની જોડે અંદર ના કરશો મૂર્તિ કહ્યું હે વ્યય એ વ્યય થાય કે નહીં એનો બોલો ને અવ્યય છે એ ક્ષય થાય કે નહીં અક્ષય છે એ પોતાનું સ્થાન છોડે કે ના છોડે પ્રારભ છોડી દે એટલે એનું સ્થાન ટકી જ ના રહે સ્થાન ઉપર એક સ્થાન ઉપર સમજાયું કે નહીં હલતું ફાલતું ચાલતું બધું અને આપણે કેવા અચ્યુત કાયમના પરમેનન્ટ સમજાયું ને અને ટંકોચકીને એટલે શું હે છાસમાં માખણ ભરી જાય એવું કેવું <laughs> કેવું છે <laughs> એટલે બોલો ને હે એને ટંકોત્કીર્ણ કહેવાય સમજાયું ને પણ હજુ મારાપણામાં છુપાઈ રહેલું છે હજુ બધું હજુ મારાપણું વ્યવહારનું રહ્યું નથી એટલે મારાપણાનો વ્યવહારનો રહેલો એ બધો ફાઇલોનો સંભાળ એ ફાઇલ કહેવાય ને એનો સંભાળ નિકાલ એનો વ્યાપ એની માયાનો બધો વ્યાપ એ મારાપણાનો એ બધો સંભાવ નિકાલ કહેવાય હવે સમજાયું એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું જે નામધારી છું એ વ્યવહાર દ્રષ્ટિમાં મારો બધો ભાર છે તો થતો જશે હવે સમજાયું સમજાય છે કે નહીં એમાં ગુરુલઘુપણું નીકળતું જતું જશે સમજાય છે બાધા પીડાવાળું બધું નીકળતું જતું જશે આ બધા આપણા જે પોતાના ગુણો છે તે વ્યવહાર દ્રષ્ટિમાં વ્યવહાર દ્રષ્ટિએ કરીને આવશે પરંતુ વ્યવહાર દ્રષ્ટિ તો શરીરની છે એટલે શરીર શું થશે કે એટલું જોવાનું આપણું બે આંખોથી વ્યવહાર નથી જોવાનું કુદરતી થતું જશે શું થશે આંખો આંખોના ધર્મથી કુદરતી રીતે જોવે એવી રીતે બધું એનાથી થયા કરશે હવે સમજાયું એ ધીમે ધીમે થાય કઈ અમને અત્યારે આજ બીજ વાયું અને એકદમ આંબો થઈ જાય ને કેરીઓ આપે એવું ના ચાલે આપણે ઈચ્છા તો જ હોય ને એટલે બોલો ને તો હમણાં અમને આ તો પૂછ્યું હમણાં બધું જેટલી માલ જોઈએ છે તમારે તો પણ બીજ છે તે બીજ મહેનત કરીને ઉગે છે કે મહેનત કર્યા વગર શું કે છે હે મહેનત કરીને કે છે શું કે છે હે બીજને બીજને વૃક્ષ થવા મહેનત પડે છે કે નહીં એટલે બોલો ને ના નદીને પાણીને વ્યવહારમાં મહેનત પડે છે કે નહીં તો આ બે દ્રષ્ટિથી તમને જરાય મહેનત ના પડે બે દ્રષ્ટિની આજ્ઞા રાખો પણ ત્રીજી ચોથી બાકી છે એટલે એને હાથે નક્કી કરવાનું આજ્ઞા એ જ મારો ધર્મ છે આવે અને આજ્ઞા એક ધર્મમાં એ ધર્મમાં ના રખે એવી પરિસ્થિતિ આવે બધી આ કાળમાં તે ના ગમતી બહુ આવવાની શું કહ્યું પ્રતિકૂળ બહુ આવવાની અનુકૂળ તો બધું ભાઈ જશે તમને એ બધી પરિસ્થિતિઓમાં એને મારે ગમતું કરવાનું એટલે ગમતું કરતી વખતે ના ગમતાને તમને તપ થયા વગર રહે જ નહીં કોઈ દિવસે એ બેની જોડે ઘર્ષણ થાય ને એટલે તપ થાય જ એટલે કે આપણે શુદ્ધાત્મા ભાવે છીએ ને આપણે શુદ્ધાત્મા ભાવે છીએ એટલે શુદ્ધાત્મા દ્રષ્ટિથી આપણે છીએ એની સાથે રહેવાનું હવે જે કાચું બાજુ જેવું રહેવું જ રહેવાનું એમ રહેશો તો આવશે ધીમે ધીમે સમજાય છે કે નહીં એટલે પ્રારબ્ધ અને પુરુષાર્થ આ જ્ઞાતાદ્રષ્ટા ભાવે આપણે તપને સહન કરીએ બધો પુરુષાર્થ ગયો અને બે આજ્ઞાથી આપણે વ્યવહારને વ્યવહારથી વ્યવહાર દ્રષ્ટિથી જ એમાં એ રહ્યા કરતું હોય અને આપણે હું નિશ્ચય શુદ્ધાત્મા છું એ જેમ જેમ રહેતું જતું જાય એ બધો પુરુષાર્થનો ભાગ થયો આજ્ઞા ધર્મ આખો પુરુષાર્થનો ભાગ છે સમજાયું બોલો એક નંબરની ફાઇલને આજ્ઞા આપી છે કે પછી શુદ્ધાત્માને સાચું કોને એટલે સાચું કહી દેતા તો તો સમજી જાઓ હવે ખ્યાલ આવ્યો કે નહીં એક નંબરની ફાઇલ શું છે મુક્તિ પામી છે કેવી છે બોલો ને એ શાનાથી મુક્તિ પામી છે કે મારા પણાવાળા હુંથી શું બોલો ને પણ એ મુક્તિ પામી છે એટલે કૃપાથી પામી છે એટલે વાળ કરેલું બધું મારા પણ હજુ સિલકમાં રહ્યું છે વ્યવહારનું વાળ બહુ કરી રાખેલું બહુ વાળ કરી રાખેલું એ બધું રહ્યું છે બુદ્ધિબેનને કેટલી વાલ કરી હોય આપણે છોડે આપણને પછી મહેશભાઈ છોડે કઈ હા તારે અઢી જોડે રહેવામાં આપણે શું મહત્વ આપવાનો હતો આપણે જાણીએ કે આ વ્યવહારથી આ બુદ્ધિ છે આ તો સમજાયું કે નહીં પૂજા સાંભળે કે નહીં અરે તું બાયોલોજી કરું છું તો ના ઇન્ફોલોજી કે છું છું એ ઇન્ફોલોજી કહો હવે મિનલબેન કેમ તમે બેસી રહ્યા છે આજે હે મજા આવે છે તો પ્રારબ્ધને પુરુષાર્થની લક્ષ્મણ રેખા એક્ઝેક્ટ જાણે છે જ્ઞાની લક્ષ્મણ રેખા મૂકી દીધી છે આપણે વ્યવહારને કહીએ કે થોડુંક મને બહાર નીકળવા દો ને નિશ્ચયની બાજુ એટલે વ્યવહાર નિશ્ચયની બાજુ જાય ને એટલે ત્યાં વચમાં આપણું પેલું મારા વાલું મારા મારાપણું ઉભું રહેલું હોય ને એનું અપહરણ કરી લે હા કરી જ લે તો શું કરે તારે તમને કહ્યું તું ના કહેતો પણ એક જ પગ મૂક્યો છે ને મેં કે છે એટલે એક પગ મૂક્યો શું થઈ ગયું હવે પેલા તો જોઈતું હતું જ એ જટ લઈ અને હાથમાં આપી આપવા હાથે તરત જ હાથ પકડી લે છે ને ખેંચી લે છે એટલે વ્યવહાર નિશ્ચય થઈ જાય પછી શું કરે લક્ષ્મણ રેખા હે લક્ષ્મણ રેખા આપણા શુદ્ધાત્મા સ્વરૂપ હું શુદ્ધાત્મા છું એ રામ છે કેવા છે કયા રામ ભગવાન રામ રામ ભગવાન કહેવાય સમજાયું ને એટલે રામાયણ હવે થાય નહીં આપણું એટલે બોલો ને લક્ષ્મણ દેખો ઓરજ્ય નહીં ને આપણું રામાયણ થાય નહીં નહીં તો રામાયણ થઈ જ ભાઈ બધું હમ નહીં તો પ્રકૃતિને બચાવવા માટે છે લંકામાં જવું પડે પાછું આપણે શું પૂછે છે દાદાજી આ વ્યવહાર જે છે એ રિલેટિવનો છે હંડ્રેડ વાત છે હવે રિલેટિવ એટલે આપણી અંદર રિલેટિવમાં આપણી અંદર જે ઊંચું નીચું થાય અને અંદરના ફોર્સીસ જે ફૂટે એ આપણો એક્ઝેક્ટ રિલેટિવ સમજાય રિલેટિવ સેલ્ફ હવે દાદાજી એ ફૂટી રહ્યો હોય અને આપણે જોઈ રહ્યા હોય કે મિનલનો વ્યવહાર એટલે મિનલની અંદર જે ફૂટે છે એનું બહાર રિફ્લેક્શન થાય છે એટલે બહારની વાત નથી કરતા આપણે અંદરની ફૂટતી ફાઇલોની અથવા ફૂટતા વિચારોની અથવા ડોર્સની વાત કરીએ તો દાદાજી એ એક્ઝેક્ટ મિનલના ભાગમાં છે હું ચેતન તત્વ શુદ્ધાત્મા મિનલને જોઈ રહ્યો છું જાણી રહ્યો છું હવે એમાં મિનલ કઈ બહુ સ્પીડમાં જાય છે સ્લો જાય છે હવે મિનલને ગાઈડ કરતા કરતા દાદાજી મિનલને પાછું વ્યવહારની દ્રષ્ટિએ હોય ન હોય એવો ઓપિનિયન તો આપવો પડે ને દાદાજી નહીં તો મિનલ સ્વચ્છંદમાં જતી રહે પછી તો દાદાજી એ જે પ્રોસેસમાં આપણે છીએ અથવા તો જે પ્રોસેસમાં મિનલ છે રાધર તો એ પ્રોસેસ કરતા કરતા દાદાજી પછી મિનલનું ટ્રાન્સફોર્મેશન આખું પ્યોરેસ્ટ પ્યોરિટીમાં થઈ જાય કારણ કે અત્યારે જે ફોર્સીસ આપણે મિનલને જયારે કહેવું પડે ને તે કઈ રીતે કહેવું પડે કે રિયલ ભાષાથી કહેવું પડે રિયલ ભાષાથી કહેવું પડે આપણે જ્યાં સુધી મિનલ જ્યાં સુધી એટલે દેહ છે ત્યાં સુધી હું શુદ્ધાત્મા છું ખરું પણ વચમાં પ્રજ્ઞા શક્તિ છે એ પ્રજ્ઞા શક્તિ કરીને આપણે શુદ્ધાત્માને એની બધા વ્યવહારોમાં મિનલના એટલે કે પ્રાકૃત પ્રારંભ સ્વરૂપ પ્રકૃતિના એના બધા વ્યવહારોમાં શુદ્ધાત્માએ કરીને પ્રજ્ઞા શક્તિથી વચ્ચે પ્રજ્ઞાશક્તિ છે એજન્સી તરીકે એજન્ટ તરીકે એ શક્તિએ કરીને એની જોડે વ્યવહારથી છે એટલે એ વ્યવહારમાં એના બધી ભાષાઓ હોવાની એના બધા અંતઃકરણનો બધો પ્રભાવ રહ્યા કરશે એ બધો આ બધાની સાથે આપણે રિયલ ભાષાથી એની જોડે રહેવું પડે સમજાયું ને એટલે રિલેટિવ ભાષાથી જે ચાલતું હોય બધો વ્યવહાર એમાં રિયલ ભાષાથી એની જોડે ડીલિંગ થયા કરતું હોય એમાં જ તમે મીનાને મિલને આમ તેમ કહેવાનું છે એ ડીલિંગ થતા ત્યાં શું થાય તમે કયું બરોબર છે એમાં મિનલબેનને જે ઊંચું નીચું આ તે જે બધું વ્યવહારની પરિસ્થિતિ થતી હોય જે પ્રકારની જે હશે અને આપણે જાણીએ કે આ વ્યવહારથી છે એ ધીમે ધીમે એમાં મારા પણ શમન થતું જતું જાય અને બધી પરિસ્થિતિ એમાં નોર્મલ થતી જતી જાય એ ધીમે એ પ્રોસેસ થાય પરંતુ એ પ્રજ્ઞાશક્તિ રિયલ ભાષાથી આપણે મિનલને કહેવાનું છે હવે સમજાયું મિનલબેનની ભાષાથી વાત જ ના થાય એટલે આપણે તો મિનલને કહેવું પડે કહ્યું ને આપણે એટલે કહો શુદ્ધાત્મા અને પ્રજ્ઞા શક્તિના મારફતે આપણે હું આ વ્યવહાર જોડે ડીલિંગ કરું છું સમજાયું કે નહીં એટલે બધું સમન થતું જાય તો થાય જ નિયમથી થાય એટલે તો કહ્યું ને પ્રારબ્ધ અને પુરુષાર્થની લક્ષ્મણ રેખા એક્ઝેક્ટ જાણે એક્ઝેક્ટ કહ્યું એટલે કે તમે કહ્યું ને વ્યવહાર હંડ્રેડ પર્સન્ટથી વ્યવહાર છે એ તો વાત સાચી છે તમે આટલું સિદ્ધાંત કરીને પકડી શકો બહુ સારી વાત છે પરંતુ હંડ્રેડ પર્સન્ટથી વ્યવહાર છું એ છેલ્લા દેહમાં જ થાય કેવું જ્ઞાન ખુલ્લું થવાનું હતા પહેલા એમ થાય નહીં આ હા એટલે અત્યારે તમને અંદર કારણ સર્જન સ્વરૂપે આ કળિયુગને કારણે પાંચમા આરાને કારણે એ કારણ સ્વરૂપ સર્જન સ્વરૂપે અંદર જમા થયા કરે હવે સમજાયું અને એ કારણ સ્વરૂપ સર્જન થયેલું આજે કાર્ય સ્વરૂપ શરીર છે એમાં એ બેલેન્સિંગમાં બહુ તમને કામમાં લાગે રાઈટ દાદાજી નહીં તો હોય જ નહીં ને એકલું ને એકલું શરીર હોય લોકો હેરાન થઈ ગયા છે બધા તકલીફ જ છે આ તો અવકાશ કારણ ને કાર્ય બે શરીર હોય એટલે ત્યાં સુધી રહ્યા જ કરવાનું છે શું કહ્યું કારણ ને કાર્ય શરીર હોય ત્યાં સુધી રહેવાનું જ્યાં સુધી આત્યંતિક મુક્તિ નથી થતી ત્યાં સુધી એ તો પ્રોસેસ છે આખો આત્યંતિક મુક્તિ ત્યાં સુધી એટલે છેલ્લું શરીર મળે અને કેવળ જ્ઞાન ખુલ્લું થાય ત્યાં સુધી એનો પ્રોસેસ અને આજે કેવળ જ્ઞાન કયા થાય છે આપણને કારણ કેવળ જ્ઞાનના બધા સર્જનો પૌદ્ગલિક કે જે પૌદ્ગલિક તરીકે આપણે જે કંઈ જ્યાં પણ જવાના હોઈએ ત્યાં જેવી રીતે આજ્ઞાધર્મથી રહેવાઈએ એવી રીતે સારામાં સારી રીતે એક જ ભાવમાં તમને તે લઈ જાય એ જ તમારું કારણ સર્જનનું એક જ ભાવમાં લઈ જાય એવી જગાએ કે તેની સીધો મોક્ષ થઈ જાય શું કહ્યું એને એક ભવી કે છે એ આ આજ્ઞાધર્મમાં એટલું તમે આ ભાવમાં જેટલું રહી શકો તે પ્રમાણે હવે જેટલું રહી શકવાનું જે પ્રમાણથી હોય એ પ્રમાણે એક ભાવ અથવા તો બે ભાવ અથવા તો બધું ત્રણ ભાવમાં થઈ જાય અને પેલા બીજો ત્રીજો ભાવ છે ને એડજસ્ટમેન્ટનો અહીંથી અમેરિકા જવાનું હોય તે વચમાં પ્લેન ઉભું રહ્યું હોય અને ફ્લુએલ ફ્લુએલ લેવું પડે ને એના જેવું છે અને ભોગવટો એટલો બીજું કશું જ નથી એમાં પણ હું શુદ્ધાત્મા છું કે તમારે રહ્યા કરવાનું તમને હવે સમજાયું અને કયું હોય પદ પાછું કે નેગેટિવ ભોગવટાવાળું બિલકુલ નહીં હોય કોઈ દિવસે સમજાયું બધું વ્યવસ્થિત હોય એટલે આ ભાવ બહુ કિંમતી છે અને વ્યવસ્થિત શક્તિની આજ્ઞા એક ભાવ પૂરતી જ છે શું કહ્યું બોલો વ્યવસ્થિત શક્તિની આજ્ઞા એક ભાવ પૂરતી જ છે ભવતું ભવ એક આજ્ઞા એ વ્યવસ્થિત શક્તિનું કાર્ય છે એની પાસે આખું બધું બધાના ભાવ આખા ચાલે એવું નથી સ્વતંત્રતા છે જ નહીં એની પાસે સમજાય છે કે નહીં એ પરતંત્રતા છે પરાધીનતા વાળી છે એટલા માટે આ ભાવ ભાવથી જ ચાલ્યા કરે તો સા સાહેબ સમજ્યા ને હા પણ એ ભાવમાં કેવું કે મનુષ્ય ભાવથી મનુષ્ય ભાવથી કર્યા કરે પછી મનુષ્ય ભાવની વખતે બીજા અવતાર બહુ આવી જાય પાછા એ બધા વ્યવસ્થિત શક્તિ ખરા પાછા સમજાયું ને પણ એમાં મોટા મોટા અવતરણ કહેવાય ખરા કરી રીતે મોટા મોટા હવે સમજાયું બહુ સમજવા જેવું છે આ વિજ્ઞાન બહુ ગૂઢ અને નિગૂઢ છે અને આ જ મન વચન શરીર આપણને એ વિજ્ઞાન આખું સમજાવી દે વિજ્ઞાન એટલે ગપ ગોળો નહીં શું કહ્યું સો ટકા સાચું એટલે એમાં ખોટા ખોટાપણાનો સવાલ જ ના આવે પછી તો સમજાયું કે નહીં વિજ્ઞાન એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું છું એ જેમ જેમ આપણને પાકું થાય એ તો બહુ ઉત્તમ જ્ઞાન છે પણ નિશુદ્ધાત્મા શું માટે થાય એમ એમ ના થાય બોલો દાદાજી તમે કહો કે હંડ્રેડ પર્સન્ટ હું વ્યવહારથી છું એવું તો છેલ્લા દેહમાં એ તો કેવા જ્ઞાન થતા પહેલા થાય કેવા જ્ઞાન થતા એટલે આજે કારણ સર્જનનો દેહ થાય ને કે એ રીતે એવો જ દેહ તૈયાર થાય પાછો એ થાય જ નહીં એ તીર્થંકર ભગવાન તગર તો કેવલી હોય જયારે એ ખુલ્લું ત્યારે જે પૂરું હંડ્રેડ પર્સન્ટ એક બાજુ થાય અને કેવળ જ્ઞાન ખુલ્લું થાય શું કહ્યું હંડ્રેડ પર્સન્ટ ચોખ્ખું નહીં પણ અત્યારે શરૂઆત થઈ ગઈ તમારે અત્યારે વ્યવહાર વ્યવહારનો વ્યવહાર વ્યવહારથી વયા કરે નિશ્ચય નિશ્ચયથી નિશ્ચય ધારાથી એ દરેક રહેતા વ્યવહારને શુદ્ધ પ્રકાશે કરીને એને જોયા જાણા કરે એટલે જોવા જાણવાની પણ અવસ્થાઓ થતી રહેતી સમજાયું ને હવે જોવા જાણવાની અવસ્થા કેવી હોય કે શુદ્ધાત્માની છે એટલે એ વિનાશી ના હોય શું કહ્યું શુદ્ધાત્માની છે એટલે વિનાશી ના હોય પણ અવિનાશી હોય એટલે શુદ્ધાત્માની અવસ્થાઓ એ પણ અવિનાશી છે અને પૂતગલની અવસ્થાઓ એટલે કે શરીરની કે એક નંબર ફાઇલની જેને કહીએ પ્રારંભયુગવારી એ બધી અવસ્થાઓ છે વિનાશી છે ઉત્પન્ન થાય નાશ થાય પણ પૂતગલ તત્વ સ્વરૂપે પછી એનું એ રહે એટલે હવે આપણે આજ્ઞાધર્મથી આપણે પૂતગલ તત્વ પણ એના સ્વભાવમાં પરિણમી જતું એ ધીમે ધીમે પ્રોસેસમાં છે એટલા માટે આપણું વ્યવહારિક દ્રષ્ટિથી પાકું થતું જાય હવે સમજાયું એ સ્વભાવમાં જતું પૂતગલ છે સ્વભાવમાં જતું પૂતગલ છે હા કયો પૂતગલનો સ્વભાવ તો કે રૂપ સ્વરૂપ બોલો રૂપ સ્વરૂપ રંગ સ્વરૂપ રંગ સ્વરૂપ સ્પર્શ સ્વરૂપ સ્પર્શ સ્વરૂપ અને ગંધ સ્વરૂપ અને ગંધ સ્વરૂપ આ ચારેવું સમજાયું કે નહીં સમજાયું રૂપના રસ કેવા છે કે નામ કર્મથી અનંત અવતારોથી ભટકાવનારા છે શું કહ્યું કર્મથી અનંત અવતારોથી જાતિઓથી કર્મની જાતિઓ કરીને મનુષ્યમાં બધે ચારે ગતિમાં આ બધું છે આ સમજાયું રૂપરસ સમજાયું દાદાજી અને એ પ્રમાણે સ્પર્શને ગંધ પાછું એટલે ખ્યાલ આવે ને પણ એ મૂળ એના મૂળ ગુણો છે આ શું છે મૂળ ગુણો આ ચેતનના ગુણો નથી આ પૂતગલના ગુણો પૂતગલના પરમાણુના સ્કંધોના ગુણો છે સ્કંધો એને શું કહેવાય કે અણુઓ કહેવાય અણુઓ કહેવાય મોલિક્યુલર અણુઓ દાદાજી તો એના ફોર્મેશન એ પેલી છોકરી ભણે છે ને મોલિક્યુલ એવું છે હવે આજનું વિજ્ઞાન આજે પેલો મોટો પ્રયોગ કરે છે જીનીમાં અને સ્વિટરલેન્ડની નજીકમાં એ મોલિક્યુલથી નીચે જવાનો પ્રયોગ ચાલી રહ્યો છે એટલો એવો પ્રયોગ કરવા માંગે છે કે એનાથી નીચે જઈએ તો આપણે દુનિયા શરૂઆતમાં થઈ ત્યારે એમાંથી જ થઈ હતી ને આ તો મોલિબ્યુર કહે છે પણ એનાથી બહુ ઝીણામ ઝીણામાંથી અને તે વખતે વિસ્ફોટ એનો થયો અને વિસ્ફોટથી બધું સર્જે નહીં બધું એક્સપાન્ડ થયું આવું બધું બોલે છે મનુષ્યનું માથું તો શું કલ્પના ના કરી શકે બધું કરી શકે હમ બધું જ કરે બીજું આપણે લઈએ આગળ જવું આપતા સૂત્ર નંબર એકસો ને સડસઠ વિજ્ઞાનથી મતભેદ જાય બોલો વિજ્ઞાનથી સંપૂર્ણ સમાધિ રહે નિરંતર સમાધિ રહે એ વિજ્ઞાન જગતમાં કોક ફેરો ઉભું થાય છે બાકી વિજ્ઞાન હોય નહીં વિજ્ઞાન વિજ્ઞાન એટલે શું કે સો ટકા સાચે સાચું ફેક્ટ એટલે ગપ ગોળો બધો આખો ગપનો ભાગ આખો નીકળી ગયો ગપસપનો ત્યાર પછી વિજ્ઞાન ખુલ્લું થાય એટલે આપણું મારાપણામાં ગપસપપણાને આપણે સંભાવ નિકાલમાં બધું ગપસપપણું હજુ થોડું રહી ગયું હોય અને આપણને પજવતું હોય એ ધીમે ધીમે નીકળી જાય બધું નહીં સમજાયું એટલે આપણને જ આપણને વિજ્ઞાન અંદરથી આપણે આપણા મન વચન કાયાના કોન્ટેક્ટમાં પરિપ્રેક્ષ્યમાં આપણને ખુલ્લું થતું જાય અને તેમ તેમ બહાર બધાનો પણ વ્યવહાર છે બધાને જોઈએ છીએ ને બધા વ્યવહારમાં આપણને સમજાતું જતું જાય હવે સમજાયું એને વિજ્ઞાન કહેવાય અને એ હંમેશા બધી પરિસ્થિતિમાં શરીર છે હાલતું ચાલતું બધું જ આ બધા સ્વભાવવાળું પૂતગલના પ્રાકૃત સ્વભાવવાળું એમાં એ સમાધિમાં જ હોય સમાધિ શું કહ્યું બાત કે છે ને સમાધિ સમાધિ કેવી હોય નિર્વિકલ્પ સમાધિ હોય કેવી એટલે કલ્પ સ્વરૂપ પ્રજ્ઞાની શક્તિ ખુલ્લી થઈ છે તે ત્યારે પણ ક્યારેય પણ કોઈ પણ પ્રકારે એ કલ્પશક્તિથી ચલિત ના થાય ચલિત ના થાય એટલે નિર્વિકલ્પ એટલે કે વિકલ્પ એટલે શું તો કે હું ને મારું શું કહ્યું એટલે હું જન્મ ના થાય પછી હું ના ફૂટી નીકળે હું ફૂટી ના આપણી જાગૃતિ એવી રહેવી પડે આપણી જાગૃતિ આત્મસૂત્ર નંબર ચાર હજાર ને બાવન ક્રિયાકારી જ્ઞાન કોને કહેવાય જે જ્ઞાન પ્રાપ્તિ પછી આપણને એમ લાગે કે હું કશું જ કરતો નથી તો કોણ કરે છે આ જ્ઞાન જ ચેતવે ચેતવનારો જ્ઞાન અને ચેતનારો જ્ઞાન એવું આપણને લાગે શાસ્ત્રનું જ્ઞાન ચેતવે નહીં વિજ્ઞાન ચેતવનારું હોય ક્રિયાકારી હોય એટલા વિજ્ઞાન સ્વરૂપ જ્ઞાન મળ્યું છે એટલા માટે નિરંતર આપણને પ્રજ્ઞાશક્તિથી એ ચેતવ્યા જ કરે એટલે મિનલબેનને કે મિનલબેન આમ તેમ આવું આવું કે એ પ્રજ્ઞાશક્તિ કરે છે ચેતવનારું સમજાયું અને ઋષભદેવ દાદાને ભરત ચક્રવર્તીજીને જ્ઞાન આપ્યું હતું ત્યારે એમને કહ્યું અને પાછું કે તમારા જે બધા એમાંથી એક જે મુખ્યને કઈ કહી અને એની વ્યવસ્થા કરાવો કે તમારે થોડી થોડે વખતે તમને ચેતવતા રહે કારણ કે તમે ચક્રવર્તી છો એટલે કેટલો બધો વિલાસ હોય બધું હોય અને એમાં તમને ચેતવતા રહેવા જોઈએ તમે કોણ છો હું આ છું શુદ્ધાત્મા એટલે ચેત ભરત ચેત ભરત ચેત ભરત ચેત એવું દરેક થોડા થોડા સમયે એમને ચેતવતા રહેવું જ પડે જ્યારે અહીંયા આગળ આ કાળમાં આપણે બહુ શ્રીમંતાઈથી આવ્યા છીએ એટલે એવા રાખી ના શકીએ શું પગાર કેથી અપાય શ્રીમંતાઈ વાળા પગાર ના આપી શકે નહીં તો ભરત ચક્ર એટલા આપણે ખાલી વાર આવ્યા છીએ એટલે એટલા ઉધારી માલ વાળા આવ્યા છીએ આપણે કેવા હે તો ઉધારી માલ વાળા પગારનો માલ પગારદાર કેવી રીતે રાખી શકે હે બધું ઉધાર કરીને એટલે પ્રજ્ઞા ડાયરેક્ટ આપણે ખુલ્લી થાય છે આપણે ચેતવ્યા જ કરે નિરંતર હવે સમજ્યા કે નહીં હે હવે ફરી મુજ હરી ગયો કહો નિધિ શું જય સચિદાનંદ શું કહ્યું દીપકભાઈ ક્યાં છે અરે કઈ પાછળ બેઠા દીપક ભાઈ આ શું કરો છો કઈ ગયા દીપક દેખાતા નથી સંતાવ છો સારા આવે ભલા માણસ અહીંયા આવો મારી આગળ આવતા રહો આવું ના કરો શું છે આશીર્વાદ માટે છે દસમાનું પછી આપો ને ઉતાર શું કરો છો અંદર જઈને આપજો પછી અંદર બોલાવજો જોશી અમારે સાથ તમે રહેતે જૈસે કે જો દાદા જય સચિદાનંદ ये कौन है निधि सुनील शाह यहाँ आ जा बच्ची तू इतनी छोटी है बैठ बैठ बैठ जा नीचे कितनी उम्र तो हिंदी में क्यों लिखा तू शाह छू तो શાહ છું ને હે શાહ એટલે કોણ કહેવાય વણિક કહેવાય કે ક્ષત્રિય નથી ખબર બહુ સારું ડાઈ છું તું નથી ખબર જે છોકરાઓ ડાયા છે ને હેલ્ધી કહેવાય ને હેલ્ધી કહેવાય ના હા સાહેબ ये पुष्टि है चौथी आज्ञा ज्ञान लिया कितनी उम्र है कब लिया ज्ञान वो तो अपनी अपनी उसकी हाँ हाँ समझ गया समझ गया जोशी हमारे साथ मीन्स घर में रहते हैं जो भी जो भी जैसे कि जो चिकनी फाइल होती है वो उत्तर उनका संभव से निकाल करना मुश्किल है कैसा करना ऐसा बोलती है तो वो जो भी चिकनी फाइल हमें लगती है ना उनको अब बोलो कि व्यवहार से है इतना अंदर से आप निधि के पास बोलवाओ हुँ? हम्म? आप कौन बोलवाएगी आपकी प्रज्ञा शक्ति अंदर मैं शुद्धात्मा हूं ना उसकी एजेंसी है एजेंट है समझी ने वो एजेंट निधि को बोलती है कि निधि तू बात ऐसी कर ऐसी रह तू सबके साथ ऐसी तो ठीक है हाँ ऐसा अरेंज कर लेना कभी मिरर में जाके मिरर में जाके थोड़ा प्रैक्टिस कर लो तुम पीछे बाहर व्यवहार में आ जाएगी जा चलो हाँ આજે પ્રશ્ન કાલે જે ચરણ વિધિ કરાય કાલ વિધિ કરી આ ચરણવિધિ એના બધા અર્થ અમને ખબર નથી પડતી આજે સર્વાને કરવાની કહી હતી તમને નહીં નહીં હું બીજું તો સુઈ જવાનું કહ્યું હતું હા એના અમને બધા અર્થ ખબર પડતી નથી તો એ અર્થ જાણવામાં ઊંડા ઉતરવાનું કે નહીં ઉતરવાનું ના તમે જેમ છે તેમ ખાલી વાંચો ને જાણો એને બસ વાંચનાર વાંચે ને આપણે જાણનાર જાણીએ આટલી કર્યા કરશો પ્રયોગ એની મેં બધું થશે જાઓ પછી જેમ સત્સંગ થાય તેમ પૂછતા જતા જાઓ તમને જરૂર પડે ત્યાં હા ચાલો બોલો પદે એકાદું હે આજે સવાલ ઓછા હોય આજે તો પહેલા દિવસે કેટલો આનંદ હોય ચાલો આજે સવાલ બોલો આજે દાદા હોળી એટલે જાત જાતના રંગો આવે બધા શું કહ્યું આજે હોળી દાદા હોળી છે એટલે તો જાત જાતના રંગો આવે જાત જાતના સવાલ આવે બોલો શું છે બોલો જલ્દી હા શું નામ તમારું નામ કાંતિલાલ બોલો અહીંયા ઉતારો આગળ ઉતારો વખત આવીને પછી બોલો શાંતિ શાંતિ આપની વિધિ કર્યા પછી થોડા શબ્દો આવ્યા છે થોડા શું આવે છે શબ્દો લખાય થોડા શબ્દો બોલો લગની લાગી છે મને દાદા તારા નામની લગની લાગી છે મને દાદા તારા નામની દાદા તારા નામની દાદા તારા નામની લગની લાગી છે મને દાદા તારા નામની फानी दुनिया तुम्हारे कामनी लगनी लागी छे मने दादा तारा नामनी फानी दुनिया तुम्हारे कामनी लगनी लागे छे मने दादा तारा नामनी तप जप नियम ना कुंडाळाची काढिया तप जप नियम ना कुंडाळाची काढिया लख चौरासी ना फेरा ची उकारिया लख ચોરાસી ના ફેરાથી ઉઘારિયા લગની લાગે છે મને દાદા તારા નામની દેને આત્માના રહસ્યો પરખારિયા દેહને આત્મા નરસ્યો પરખાવ્યા વૈકુટની વાત તમે સહેજે ચડાવ્યા વૈકુટની વાત તમે સહેજે ચડાવ્યા લગની લાગે કે મને દાદા તારા નામની ચરણ કમલથી જ્ઞાન બીજ રોપિયા ચરણ કમલથી જ્ઞાન બીજ રોપિયા પ્રેમ જ્યોત પ્રગટાવી અંતર અજવાડિયા પ્રેમ જ્યોત પ્રગટાવી અંતર અજવાડિયા લગની લાગે છે મને દાદા તારા નામની આજ પ્રજ્ઞા શક્તિની દ્રષ્ટિ અપાવી રોમ રોમ રાજ આનંદ ચલકાવ્યા રોમ રોમ આજે આનંદ ચલકાવ્યા અમે છૂટ્યા ને તમે બંધાયા અમે છૂટ્યા ને તમે બંધાયા બાંધરી આપી અમને મુક્તિ અપાવી લગ્ની લાગી છે મને દાદા <laughs> જોવા જેવું છે બેસ બેન ક્યાં બેસો આ આપણા સયાજી હોસ્પિટલમાં અહીંયા વડોદરામાં શાહ સાહેબ હેડ નર્સ છે હેડ નર્સ છે અને ખંભાતના છે કાંતિભાઈ અને એમને ઘણા વખતે જ્ઞાનની ઈચ્છા છે પણ યોગ બેસતો નથી તો તમે તો વડોદરામાં છો વડોદરામાં તમે ગમે ત્યારે કહો હરીશભાઈ આપણા એમને તમે નામ લખાવી દેજો એટલે જે અહીંયા શનિ રવિ વિધિ થાય છે ને બહારથી આવે છે એના ભેગા વડોદરાને અમે થોડા લઈ લઈએ છીએ એમાં થઈ જશે નેક્સ્ટ ટાઈમ એમનો યાદ લઈ લો એમનું નામ લખાવી દો જાઓ નામ તમારું નામ એડ્રેસ બધું લખાવી દીધું પછી જાઓ હવે છેલ્લું પદ આપણે બોલી લે પછી સમય થવા આવશે આપણે હા એટલે આજે ચાલો શું કહો એકદમ જ બધું પૂજા તો પૂજા નહીં તમે ક્યાંથી આપી ગયા હા હા मुझे आप जैसा बनना है आशीर्वाद खूब आशीर्वाद है जा आप जैसा महीना हम इस शरीर के अंदर जैसे हम शुद्धात्मा पद से हैं इस ढंग से समझ गई तो पूजा पूजा की एक नंबर की फाइल में हम शुद्धात्मा है इस ढंग से अभी समझ गई हाँ तो ये शरीर इतना काम में लग सकता है तेरे को समझी हाँ આ કોને આપ્યું નીના કોણ અચ્છા રુચિ બહુ જ છે આ બધું જાણવાની રુચિ બહુ છે પણ એક પણ સવાલ અંદરથી ક્ષય ઉપશમ થતો નથી તમે બોમ્બેના છો બેન શું લા શું છે તમે કાલે હતા હે સમજ નથી પડતી કાલે મને ખબર નહીં કાલ જાણી વિધિ હતી અદાલતમાં તો રવિવારે આપે ને તો મને કે રવિવારે નથી એટલે આવું લગાવ્યું મને આમાં તમારી આ શું છે અક્ષર એ તમારા માટે છે અમારે તો કશું હોતું નથી જોઈતું નથી હોતું તમે ક્યાં રહો છો કેટલી ઉંમર છે તમારી શું નામ અટક શું છે સામે આશરા સા ચાલો લો આપણે મૂકી રાખજો જગદીશજીને જ આપણે જઈ જવું બસ સર જાઓ હા અત્યારે પદ બોલે છે આ પદ ચાલુ કરી દો હરિવર મુજને હરી ગયો હરિવર મુજને હરી મેં તો વાલ કીધું નો તુને તોય આવી મુજને હરી ગયો ભૂલો તું આવી મુજને હરી ગયો હરિવર મુજને હરી ગયો